ભગવદ્ ગીતા અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અર્જુન કહે છે પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ્ઞાન અને જ્ઞેય આ બધા વિશે હું જાણવા ઈચ્છું છું શ્લોક એક શ્રી ભગવાન કહે છે હે કૌંતે આ દેહ ક્ષેત્ર કહેવાય છે અને તેને જાણે છે તે તત્વજ્ઞ મનુષ્ય ક્ષેત્રજ્ઞ કહેવાય છે શ્લોક બે હે ભારત સર્વ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું એમ સમજ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે શ્રેષ્ઠ જ્ઞાન છે તેવો મારો મત છે શ્લોક ત્રણ ક્ષેત્ર શું અને એનું સ્વરૂપ શું તેના વિકારો કયા અને તે ક્યાંથી આવે છે અને ક્ષેત્રજ્ઞ કોણ છે તેની શક્તિઓ સી તે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના સ્વરૂપને મારી પાસેથી ટૂંકમાં સાંભળ શ્લોક ચાર આ જ્ઞાન ઋષિઓએ વિવિધ રીતે નિરૂપેલું છે વિવિધ વેદોએ વિભાગપૂર્વક કરેલું છે અને યુક્તિથી યુક્ત તથા નિશ્ચિત અર્થવાળા બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ વર્ણવેલું છે શ્લોક પાંચ અને છ પંચમહાભૂત અહંકાર બુદ્ધિ મહત્તત્વ દસ ઇન્દ્રિયો મન અને ક્ષેત્રાધિક જ્ઞાનેન્દ્રિયોના શબ્દાદિક પાંચ વિષયો વાણી આદિ પાંચ કર્મેન્દ્રિયોના પંચ વિષયો ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંઘાત ચેતના ધૈર્ય એ વિકારોથી યુક્ત આ ક્ષેત્ર છે તે મેં ટૂંકમાં કહ્યું શ્લોક સાત અમાનીપણું અદંભીપણું અહિંસા ક્ષમા સરળતા આચાર્યની ઉપાસના પવિત્રતા એક નિષ્ઠા અને આત્મસંયમ શ્લોક આઠ ઇન્દ્રિયાદિ વિષયોમાં વૈરાગ્ય તેમજ અહંકાર રહિતપણું જન્મ મૃત્યુ જરા વ્યાધિ તથા દુઃખો પ્રત્યેના દોષો જોવા શ્લોક નવ પુત્ર સ્ત્રી ઘર વગેરે પદાર્થોમાં પ્રીતિનો અભાવ અહમ મમતાનો અભાવ અને ઈષ્ટની તથા અનિષ્ટની પ્રાપ્તિમાં સદા સમાન ભાવ રાખવો શ્લોક દસ મારામાં અનન્ય ભાવથી નિર્દોષ ભક્તિ હોવી એકાંતવાસ પર પ્રેમ અને લોક સમુદાયમાં રહેવા પ્રત્યે અપ્રીતિ હોવી શ્લોક અગિયાર અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા રાખવી તત્વજ્ઞાનનો વિચાર કરવો આ જ્ઞાન કહેવાય છે આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે શ્લોક બાર જે જાણવા યોગ્ય છે જેને જાણવાથી જીવને મોક્ષ મળે છે તે વિશે હવે તને કહું છું તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત પણ કહી શકાય તેમ નથી અને અસત પણ કહી શકાય તેમ નથી શ્લોક તેર તેને સર્વ તરફ હાથ પગ નેત્ર શિર મુખ અને કાન છે અને એવા સર્વજ્ઞ શક્તિમાન રૂપે આ લોકમાં ચરાચર જગતમાં તે સર્વત્ર વ્યાપેલું છે શ્લોક ચૌદ જે સર્વ ઇન્દ્રિયોનું જ્ઞાન કરાવનાર હોવા છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે તે ક્યાંય આસક્તિ રાખતો નથી છતાં સર્વને ધારણ કરે છે તે ગુણ રહિત હોવા છતાં ગુણનો ઉપયોગ કરે છે શ્લોક પંદર તે જ્ઞેય ભૂતોની બહાર અને અંદર તેમજ સ્થાવર રૂપ તથા જંગમ પ્રાણી સમુદાય રૂપ છે તે સૂક્ષ્મ હોવાથી જાણી શકાય તેવું નથી તથા દૂર રહેલું છે અને અત્યંત સમીપમાં પણ છે શ્લોક સોળ અને તે બ્રહ્મ સર્વભૂતોમાં એક છે છતાં જાણે ભિન્ન હોય એવી રીતે રહેલું છે તે સર્વભૂતોને ધારણ કરનાર પ્રલય કાળે સર્વનો સંહાર કરનાર સર્વને ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળું જાણવું શ્લોક સત્તર તે બ્રહ્મ ચંદ્ર સૂર્યાદિકને પણ પ્રકાશ આપે છે તે અજ્ઞાન રૂપી અંધકારની પેલી બાજુએ છે એમ જાણવું તે જ્ઞાન સ્વરૂપ જ્ઞેય સ્વરૂપ તથા જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જ સર્વના હૃદયમાં વિદ્યમાન છે શ્લોક અઢાર એ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેય તને ટૂંકાણમાં સંભળાવ્યા એમને જાણવાથી મારો ભક્ત મારા ભાવને પ્રાપ્ત કરે છે શ્લોક ઓગણીસ ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને પણ તું નિત્ય જ જાણ તથા વિકારો અને ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ શ્લોક વીસ કાર્યકારણના કરતાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે સૂક્ષ્મ દુઃખોના ભોગતાપણામાં ક્ષેત્રજ્ઞ આત્મા કારણ કહેવાય છે શ્લોક એકવીસ ક્ષેત્રજ્ઞ પ્રકૃતિમાં રહેલો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદિક ગુણોને ભોગવે છે એ પુરુષના સારી નરસી યોનિમાં જન્મનું કારણ ગુણનો સંગ જ છે શ્લોક બાવીસ આ દેહમાં સર્વ ભિન્ન પુરુષ સાક્ષી અને અનુમતિ આપનારો ભરતા અને ભોગતા મહેશ્વર અને પરમાત્મા એ નામ વડે પણ કહ્યો છે શ્લોક ત્રેવીસ જે ઉપરોક્ત પ્રકારે ક્ષેત્રજ્ઞને સર્વ વિકારો રહિત પ્રકૃતિને જાણે છે તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં ફરીથી જન્મ પામતો નથી શ્લોક ચોવીસ કેટલાક ધ્યાન વડે હૃદયમાં આત્માને શુદ્ધ અંતઃકરણ વડે જુએ છે કેટલાક સાંખ્ય યોગ વડે અને બીજાઓ કર્મયોગ વડે પોતાનામાં આત્માને જુએ છે શ્લોક પચીસ વળી બીજા એ પ્રમાણે આત્માને નહીં જાણતા છતાં બીજાઓથી શ્રવણ કરી આત્માને ઉપાસે છે તેઓ પણ ગુરુ ઉપદેશ શ્રવણમાં તત્પર રહી મૃત્યુને તરી જાય છે શ્લોક છવ્વીસ સ્થાવર અને જંગમ કોઈ પણ પ્રાણી ક્ષેત્રને ક્ષેત્રજ્ઞના સંયોગથી પેદા થાય છે શ્લોક સત્યાવીસ વિનાશ પામનારા સર્વભૂતોમાં સંભાવે રહેલા અવિનાશી પરમેશ્વરને જે જુએ છે તે યથાર્થ જુએ છે અને તે જ ખરો જ્ઞાની છે શ્લોક અઠ્ઠાવીસ સર્વત્ર સંભાવે રહેલા ઈશ્વરને ખરેખર સંભાવે જોતો પુરુષ આત્મા વડે આત્માને હણતો નથી તેથી પરમ ગતિને પામે છે શ્લોક ઓગણત્રીસ તથા પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કર્મો કરાય છે એમ જે જુએ છે તેમજ આત્માને અકર્તા જુએ છે તે યથાર્થ જુએ છે શ્લોક ત્રીસ જ્યારે મનુષ્ય સર્વભૂતોના ભિન્નપણાને એક આત્મામાં રહેલો જુએ છે તથા આત્માથી તે ભૂતોના વિસ્તારને જુએ છે ત્યારે બ્રહ્મરૂપને પામે છે શ્લોક એકત્રીસ હે કૌંતે અનાદિ નિર્ગુણ હોવાથી આ પરમાત્મા અવિકારી છે તે દેહમાં હોવા છતાં પણ કંઈ કરતા નથી અને કશાથી લેપાતા નથી શ્લોક બત્રીસ જેમ સર્વવ્યાપક આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેવી રીતે સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી શ્લોક તેત્રીસ હે ભારત જેમ એક સૂર્ય આ સર્વલોકને પ્રકાશિત કરે છે તેમ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્રને પ્રકાશિત કરે છે શ્લોક ચોત્રીસ જેઓ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના ભેદને એ પ્રમાણે જ્ઞાનરૂપી નેત્રો વડે અને ભૂતોના મોક્ષને કારણરૂપ જાણે છે તેઓ બ્રહ્મને પામે છે આ પ્રમાણે અધ્યાય તે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ સમાપ્ત